પ્રજ્ઞા અને બુદ્ધિ અને તેઓની કાર્યશક્તિ સમજાવો પ્રજ્ઞા બુદ્ધિ ને અજ્ઞા કહેવાય છે અજ્ઞા એ પ્રજ્ઞા એ બિલકુલ અહીં રવા ના દે અને ચેતે ચેતે કરીને એ બાજુ લઈ જવા કરે મોકલી જવા અને બુદ્ધિ અજ્ઞા એને સંસારમાં રહેવા આશા ફરે તેનું ગઠન ચાલ્યા કરે બુદ્ધિ કોઈ મુખ્ય ના જવા બુદ્ધિ એટલે શું પ્રોફિટ એન્ડ લોસ જીવે જો કર્યા કરે very profit very loss profit loss profit loss રહી સારી નહીં તો એ અંતરાત્મા થયો કહેવાય શું થાય રહી અંતર આત્મા એટલે શું અંતરાત્મા આપણે જ્ઞાન આપીએ ને એટલે શુદ્ધાત્મા એટલે પરમાત્મા થાય નહીં શું કહ્યું પણ અંતરાત્મા દશા અંતરાત્મા અંતરાત્મા એટલે શું કે બે કામ કરવાનું સંસારનો નિવેડો લાવવાનો મોક્ષ પ્રાપ્ત કરવાનો એટલે સાહેબોનો નિકાલ કરવાના અને શુદ્ધાત્માનું ધ્યાન કર્યા કરવાનું બે કામ કરતા એ અંતરાત્મા સાહેબો નિકાલ થઈ રહ્યો એટલે સંસારમાં અંતરાત્મા એટલે ઇન્ટ્રીમ ગવર્મેન્ટ કોઈ વખત આપણે ખોટું કામ કરતા હોઈએ કઈ ખોટું કામ કરવા જતા હોઈએ કે કરવા વિચાર કરતા હોઈએ જયારે અવાજ આવે આ ખોટું છે આ કરવા જેવું નથી તો એ અવાજ શેનો કે કોઈ દિવસ આપણે ખોટું કામ કરવા જતા હોઈએ અને અવાજ આવે કે આ કામ કરવા જેવું નથી તે અવાજ શેનો આવે એ અવાજ જ્ઞાનનો આવે બે પ્રકારના આપણું જ્ઞાન ના લીધેલું હોય ને તો એને પુસ્તકો જ્ઞાન વાંચ્યું છે બીજું જ્ઞાન વાંચ્યું છે એટલે જ્ઞાન જેટલું મેં પચેલું હોય થોડું એ અર્હાત કરે કે આ કરવા જેવું નથી કર્મનો ઉદય એટલે પેલો કરી નાખે અંતરાત્મા ના કારણ કે ઘણા અંતરાત્મા જ કે એને દાદા અંતરાત્મા ના કહેવાય કેમ અંતરાત્મા ના થયો એને અંતરાત્મા ના થયો અંતરાત્મા તો કેવળ એક જ વસ્તુ પર આવ્યો કે ભાઈ આ ફાઇલ ને નિકાલ કરો સુધારો પ્રાપ્ત થાય પછી અંતરાત્મા પ્રાપ્ત પણ જેને દાદા જ્ઞાન લીધું હોય તેને શું તેને જ અંતરાત્મા પ્રાપ્ત થાય બીજાને અંતરાત્મા પ્રાપ્ત ના એટલે ધર્મ કયો ઊંચો કે જો આગળ સૂક્ષ્મ ભેદે હિંસા સમજમાં સમજમાં આવેલી અહિંસા સંપૂર્ણ હિંસા આવે છે અહીંયા. સંપૂર્ણ હિંસા એટલે કેવળ જ્ઞાન એટલે હિંસા બંધ થાય તો સમજવું કઈ છે જય સચિદાનંદ દાદા બોલો. આવો, આવો. એ કહે કે સંપૂર્ણ અહિંસા એ તો પોસિબલ નથી પોસિબલ નથી એ કોના માટે ক નુકસાન માટે નથી ધાકસાર માટે છે સંપૂર્ણ અહિંસા પડાય કેવી રીતે દાદા બધું ઊંઘાર બાદ ના પાડે છે કે દાખલો પાડે એટલે મનુભાઈ સમજાવો દાખલો જરા સમજાવો આપીને આખો જગત ના સાધુ સંતો બધા ઊંઘે છે ઉગાડીઓ હશે ઊંઘે છે. કોણે કહ્યું શાસ્ત્રકારો કયા શાસ્ત્રકારો કે તબિયત શાસ્ત્રકારો કેવું તમને એટલે જે જ્યાં સંપૂર્ણ હિતા આપી તેમના શાસ્ત્રકારો શું કહે? આખું જગત ઉગાડ્યું હશે ઊંઘે એટલે જે પોતે લઈ આવેલો છે જે લઈ રહ્યો છે એ શેના જેવું ઊંઘે છે કે આપણે બહુ મહેનત કરીને લાખ એક ડોલર કમાયા હોય અને પછી બેટમાં મૂક્યા હોય બેંક બે ત્રણ મળી ચેટી હોય ઘરથી એટલે ભાઈ બેંક માં રૂપિયા વટાવી ઘેર લઈ આવે અને એને જ માં કેટલી મહેનત કરી કેટલા તાપમાં પસો પસો થઈ ગયો ના રૂપિયા લાવ્યો જઈને ચીડકા એમ એમાં આ તો આપણું હતું શું પૂછાર કર્યો જે રીતે આ લઈને આવ્યા છે વાપરે છે હું કમાયો આટલા કમાયું આમ કમાવું છું એટલે હું આગળ હું કહે પલ્લોક નું કરવાનું આ લોકમાં પલ્લોક નું કરવાનું આ લોક માં લઈને આવેલા છું પલ્લોક નું કરવાનું પલ્લોક નું કોઈ જાગૃતિ ક્યાં એટલે ઉગાડી વાત શું આ તો બધું લઈને જ આવ્યા છો અમે કે અમારે બધું આ દળે છે દળેલા ને ફરી દોડે છે આજે લોટ ઉડાડી દીધો અને પાછું કે દળું છું ત્યાં ન દળી દઈ આ તો બધું લઈને આવ્યા છો નહીં તો એક યોગ્ય બધા થાય રૂપિયા ડોલર એટલો લઈ આવો કોઈને બિઝનેસ ના હોય કે નોકરી ના હોય ડોલર કે લીધા કોઈનું ઘાસ કાપી આવતા ને હા એની અસર જરૂર પડે જરૂર પડે દાદા ઘણાને એન્જિનિયર થઈને ઘણી નોકરી કરવી પડતી હોય છે કે અમેરિકાની અંદર અમેરિકાની અંદર એન્જિનિયર થયા પછી પણ આવું કામ કરવું પડે છે ઘાસ કાપવાનું છે ડિશ વોશર ડિશ વોશિંગ કરવાનું એટલે કે ડોલર લાવવા માટે બધું કરવું પડે એમ હવે આ તો તમે લઈ રહ્યા તેથી આ નોકરીઓ બોકરીઓ છે કોણ તમને નોકરી રાખે સામાન આપણ છે તે વાપરો પણ પાર્ભવ માટે કરવાનું છે એ કરતા નથી એટલે ઉગાડ્યું નથી સામાન લઈ આવ્યો આ તો ખાલી વ્યવહારથી ઉકલી જશે એમને નિમિત્ત છો તમે પણ નરેશથી કરવા જે ભાવના છે એના માટે પરલોકની માટે એટલે હવે હિસાબ ઘણા સારું લોકોની જોડે ગાળો કરી તેથી ગાળો ખાવી પડે અપમાન આપણે તેથી અપમાન છે હવે ફરી અપમાન આપવાનો નથી આવતા ભવન માટે બહુ ફેરફાર કરીને અપમાન કર્યો આ આવતા ભવનો ખાતો બદલી નાખવાનો કયા કયા કોટ જેવી કયા નફો મળ્યો એવું નહીં કરતા લોકો નહીં ભાન જ નથી ને એવું કઈ ભાન જ નથી ને દાદા કરી ફર્યા કરે ઘરના ક્યાં અવસર છે દાદા કાઢી નાખી મનુભાઈ કાઢી નાખી પૂછો ના, પણ આવું હવે દાદા જેવા થઈ જવાના ભગવાન ગયા કેટલાક તો કેટલાક તો મૂછો રહી હિન્દુસ્તાન મોકલા વગેરે કરતા. એ ચક્કર અંધારા દરરોજ ભૂજ કાપી ના પડે ને એટલે રવા દેવાની એ તો સ્વતંત્ર શોખ ની વાત છે ને બુડવી કે ના બુડાવી એમ શોખ ની વાત છે ને આવડી આવડી કરી નાખે જગત આખું મૂળ મોથી દોષ છે પ્લાસ્ટિક થાય દોષિત દેખાય છે તો આ દોષિત દેખાય. નહીં સમજે દોષી નહીં સમજણ નહીં પેલો અહંકાર છે એવો અહંકાર વગેરે છે એટલે દોષી દોષ થાય. મર્યા એટલે શું મર્યા એટલે આપણા લોકો અવસ્થાને સમજી જાય કે અવસ્થાનો નાનો નાનો નાનો ભાર ધૂણો બનાવી તે તૈયાર કહેવાય અવસ્થા જાડી જાડી વસ્તુ અવસ્થા કહેવાય અવસ્થા આપણે દેખી જઈએ નહીં દેખી શકતા સૂર્ય ખરો ને તેનો લાઈટ એનું જે અભાવ જે એનો ગુણ છે શું છે ગુણધર્મ અને આ જે કિરણો છે પર્યાય છે કિરણો છે ખરાબ પર્યાય